ખરું ને હું તો જ્ઞાની થયા પછી અત્યારે જ ઇમ્પોર્ટ કરું મારું આપણે તમારા જે એવું રે ઇમ્પોર્ટ કરો એ રે ચાલુ કરું વગર કોક જાય એવું મળી આવે બસ બરાબર ઇમ્પોર્ટ ચાલુ કરું બંધ કીધું છે તમે બંધ કરો તમે શ્રીમદના પેલા કાકડા ના પછી સમજાય બંધ કરી દે ફકીર વસ્તી ના કરે વસ્તી ફકીર ના કરે નહીં વસ્તી કે જા રહે ફકીર તો માની લીધેલું બધું હા બધું માની લીધેલું કે થઈ ગયું બધું ફકીર જેવા ફકીર આખો જ સમજતી નહીં દુનિયા દુનિયા પૂછે કે આ ફકીર પૂછે સમજતા ગઈ નહીં બધા માણી બેન આવ્યા તું હોઉં માની બેઠા ને કોઈ બતાવે ને તો પાછો પેલો જ ખોટો લાગે આ સારો કે શું બોલે જાય બતાવે શું કરતા આવે બધું રસ્તા કરતા રક્ષા કરે તો પાછો જાય મફત નો માર્ગ એટલા માની બેઠેલા જે અમે જે માની બેઠેલા એ નીકળી જાય પછી ઇમ્પોર્ટ થવાનું શરૂ થાય ગુણો ગ્રહણ કરવાના નથી ગુણો ગુણો ને ગુણ તરીકે જાળવાના ગુણ તરીકે ગ્રહણ નથી કરવા પણ જાણવાના છે ગુણ તરીકે એ દાદા પેલા જરા ફોડ પાડો ને દાદા જાણવાના છે એટલે બીજું બોલો આટલા પ્રાપ્ત જાણે એટલે પેલા નીકળી જાય દોસ્ત ગુણ તરીકે જાણે એટલે દોષને ગુણ તરીકે દોષને દોષ તરીકે જાણે નીકળી જાય આને ગુણ તરીકે જાણે એટલે પેલા દોષ ને દોષ તરીકે જુએ એટલે દોષ નીકળી જાય પછી રક્ષા ના કરો હજી તો હજી તો આ ખબર જ નથી પડી કે આ દોષ થયો એમ મનમાં માની જાય કઈક કાઢવા તો પડશે ને દાદા કેમ શું કરીએ હવે આ માની બેઠા છે દોસ્ત દેખાતા નથી તો એનું કઈક આમ કરતા કરતા અસરાય થઈ નીકળશે એવું છે આબુ કરવા નીકળે દાદા છે ને બધું નીકળે ના એ હું બોલું એટલે નીકળે કોઈ બોલે નહીં કોઈ કોણ નવરો હોય એવું બોલે જેમ પોતાની સેવા કરતા હોય કોઈ કોલ બોલે કે નાહી જતી કે બોલે નહીં કોઈ તો હું બોલું બધું પિતા બધા જોયા હોય ના તે પ્રમાણે બોલાય ચાલ ચાલો વિધિ કરતા હોય મોડું બાર અને તેની આવશ્યક જણાવશો જ્ઞાન લેનાર ખેતર અવશે સફળ થયા છે આ એમનો પ્રશ્ન છે બધા ગમે છે આ પ્રશ્ન કે નથી ગમતો મને દેખાય સફળતા પણ અમને ના દેખાય આ દુનિયામાં દેખાય એવી નથી ને તમને દેખાય છે મને દેખાય છે જ્ઞાન એટલે પોતાનું સ્વરૂપ પોતાનું સ્વરૂપ જ અજ્ઞાન છે અને પોતાની ભ્રાંતિ અજ્ઞાન છે સ્વરૂપ એ જ્ઞાન છે સમજ ને થોડું સમજાય જ્ઞાન ના કાર્ય થાય કરું આ ઘડિયાળ હોય તો આપણે જ્ઞાન ના હોય તે જ ઘડિયાળ કેમ લાગે જ્ઞાન કાર્ય થાય ને એની આવશ્યકતા ખરી સમજાય જ્ઞાન લેનાર કેટલા અંશે સફળ થયા છે એ તને ના સમજાય સમજાય એ તું જાતે જ્ઞાન લઉં તો પછી તને સમજાય કારણ કે કિનારો જાણે શું ભેદ પડી ગયો બીજા શું ખબર પડે કિનારો જાણે એ દારૂ જેવી ચીજ નથી કે બીજાને બહાર લોકોને ખબર પડી જાય શું પીવે ને પોતે પીવે બીજા બહાર ને ખબર પડી જાય આ બહાર ખબર ના પડે છતાં બહુ બહુ જ એ હોય વિચક્ષણ માણસ હોય તો બહુ એની પાસે હાડ ચીડી કરે તો ખબર પડે અને રાત્રે જ થતા નથી એટલું ખબર પડે ના ભરે જલ્દી ના ભરે એટલે ચૌદ વર્ષ પછી તું તપાસ કરી શકો છે અત્યારે તો વનવાસ ગયા છે ચૌદ વર્ષ વનવાસ પૂરો થઈ રહે એટલે કાકા ફેર નહીં પડતો ને ના ના ના સારી વાત ચિંતા નહીં છે ની ચિંતા બધા સંતો ને ચિંતા થાય તે ચિંતા વગર ના હોય ઓછી ચિંતા હોય ચિંતા એવું શું કે લાભ છે આપડે ગજુ ગભરાય ને તો ચિંતા ના થાય ડબલ નું દેખાય છે ને ડબલ એનું જોવું હોય તો જાતે કરી જવું જાગી જવું પોતે જાગ્યા છે ખબર ના પડે કે જ્ઞાન શું છે આગળ ઘડી જેમ કે ઘડી તે શું એટલે શું આપડે પૂછે શું ખબર પડે મોડા મૂકી દેતો ખબર પડે ના પડે સમાધાન થઈ જશે ચકુભાઈ નોમ તમારું સાચું છે એમ દેહ નું કાત્માનું દેહ નું કે આત્માનું આત્માનું શું દેહ નું નામ ચકુ બે વાત છે દેહ નું નામ ચકુ બે વાત છે આત્મા તો અનામ છે એનું નામ નહીં આત્મા તો અનામ છે એનું નામ નથી અનામી અનામી છે દેહ આ ભૂતકાળમાં જે ચૈતન્ય જીવાત્મા બસ્યો છે જે વ્યવહાર માટે નામ રાખ્યું છે કે છે આ ઉદગલ માં જે ચૈતન્ય વસેલો છે એના વ્યવહાર માટે આ નામ રાખ્યું છે ઓળખવા માટે ઓળખવા માટે એના માટે દિવસ નામ પાછું એમ છૂટે તારે નામ એ છૂટે તારે નામ ખતમ થાય છે તમને અપમાન કોઈ કરે તો અસર થાય અપમાન ને અપમાન પરમાત્મા થઈ ગયા છે માન અપમાન અસર ના કરે પરમાત્મા પરમાત્મા નહીં પરમાત્મા શુદ્ધ રહેણી છે પરમાત્મા નથી કે છે પરમાત્મા એવું નથી કેતો અપમાન થાય કે ન થાય અપમાન કરે કે માન આપે સર એ તો રહેણી છે શુદ્ધ રહેણી પણ એમ કે છે કે જો એવું બની થઈ જાય માની અસર ના થાય અપમાનની અસર ના થાય તો એ પછી પરમાત્મા જ થઈ ગયો કેવાય એ દશા સંત દશા છે તો તમને એવું રહ્યું છે એમ પૂછે છે હજુ આત્મ છે એ તો સંત દશા છે પૂરી ગતિ છે એ કે છે હજુ તો કે છે કે આ દશા સંત દશા નથી કે છે કે ઊંચી દશા નથી થઈ કે છે જીવ દશામાં આ બધું બને છે આ તો જીવ દશામાં જીવ દશામાં અપમાન માન નિંદા સ્તુતિ બધું એમાં બને છે જે પરમહંસ દશામાં જે સંત દશામાં આ બનતું નથી જીવ તમે પારખી શકો હું શું પારખું તમને પોતાનો અનુભવ તો ખરો તમારો અનુભવ ખરો હા કોણ બાબત જીવ દશા જીવ હા જીવ દશાનો અનુભવ કઈ રીતમાં માન અપમાન માન અપમાન તો કહી દીધું કે જે જે જીવ દશાનો તમને કોઈ બે ગાળો કે અસર થાય એમ અસર તો થાય સહેજ વાર થાય પછી તો ન થાય થયું પછી તો કુછ નહીં અસર તો થાય એ પૂરી ગતિનું પૂરી ગતિનું કામ નહીં એ ઓછી ગતિનું કામ છે કે પૂરી ગતિનું કામ નથી એ ઓછી ગતિનું કામ ચિંતા બધા થાય ચિંતા થાય છે સંકલ્પ વિકલ્પ એક ચિંતા ઓર સંકલ્પ વિકલ્પ થાય એ ચિંતા કે બીજું કઈ ના સંકલ્પ વિકલ્પ નહીં ચિંતા એટલે આ સરકાર મોટો કાગળ આમ છે તેમને તમે ગુનો કશું નહીં એવું નથી કશું આવે જાય તો વ્યવહાર છે આવે જાય તો વ્યવહાર છે ના પોલીસ પોલીસ લઈને હાથ કરી આવે તો હાથ કરી નાખે તો ગુનેગાર હોય છે હાથ કરી નાખે ગુનેગાર એ બની અંદર અસર થાય ખરી ચિંતા થાય ખરી ગુનેગાર હોય તો બને છે ના ગુનેગાર ને શું છે એમને તમને શું થાય ગુનેગાર હોય તમારા પેલા રૂપિયા ખોવા જરા ચિંતા નહીં નહીં કશું નહીં ગણપતિ એ તો ચૌદસો રૂપિયા ગયા તો માગતું હતું પરવનું ગયા એમાં શું છે હમણાં ચૌદસો રૂપિયા ગયા હશે તો ભાઈ પૂછે છે તમને ચિંતા થયેલી કે નહીં અરે પૂરમ નું માગતું હતું પૂરમ નું માગતું હતું એટલે ગયા એમાં કોઈ ચિંતા નહીં થઈ એમાં કઈ ચિંતા ના થઈ તમે કઈ જન્મા પછી કઈ કર્યું તું એમ જન્મીને જન્મીને જન્મી જન્મા પછી શું કરવાનું જન્મ કશું કરેલું આ દુનિયામાં આવીને આ દુનિયામાં પૈસા પૈસા કમાયેલા એમ ધંધો છે ને ધંધો છે ને ખેતીનો ધંધો ખેતી કરીએ છીએ છે તમે જાઓ ને સંડાસ તમે જાઓ છો કોણ જાય છે દેહધારી ચૈતન્ય જીવાત્મા કોણ જાય છે દેહધારી ચૈતન્ય જીવાત્મા શું મારો છે મારી પ્રશ્ન કર્યો છે તમારે ક્રોધ માન માયા લોભ ની નબળાઈ ખરી નબળાઈ એટલે શું ક્રોધ માન માયા લોભ એ તો ભાઈ આવે જાય ક્રોધ છે ક્રોધ કામ ચોધ લોમ અહંકાર એ બધું ને હા વાર કોઈ એ તો કભી આવે કભી એ ढंकाए जाए आवे ज्ञान ढंकाए। ज्ञान होवे तो इसको दबाई जाए આવીને ઢંકાય. તો કભી આવે આવે જાય. કભી ઢંકાઈ જાય જ્ઞાન હોય તો એ ઢંકાઈ જાય નહીં તો પાછું કોઈ વાર આવે કોઈ વાર ના આવે એવું यानी ક્રોધમાન માં આલો हाँ भगवान दादा भगवान इसको ज्ञान से ज्ञान का अंकुश से दबाया दबाया जाता है એ કહે છે ક્રોધમાન માયાલોભ को ज्ञान के अंकुश से दबाया जाता है हाँ, આમ દબાઈ જાય જ્ઞાન થી સમજ જ્ઞાન થી સમજ થી દબાઈ જાય દબાઈ જાય હા એ કોઈના દબાયા દબાય એવા નથી એ ફક્ત જ્ઞાન ના પ્રકાશ થી એ થાય જ નહીં જ્ઞાન તો કહ્યું ઉત્પન્ન જ ના થાય જ્ઞાન તો કહ્યું જ્યાં જ્ઞાન નો પ્રકાશ હોય જ્ઞાન નો પ્રકાશ હોય તો કોઈ જાતની નબળાઈ ના હોય રાગ શ્રેષ્ઠ ના હોય ધર્મ શું આ અવતાર માં ધર્મ અંગેનું કશું કમાયા છો પરખી શકો ને તમે કહો પારખી શકો ને હા હા દેખો અમારા જીવનજી મહારાજ રહેલા એનો એની સમજ લીધી બહુ સંતો સાધુઓની સમજ લીધી છે એટલે અમારા જીવનજી મહારાજની સમજ લીધી બીજા ઘણા સંતો સાધુઓની સમજ લીધી સમજ લીધી પછી હાલમાં તો રાધા સ્વામી કે સમજ હાલમાં રાધા સ્વામી ની સમજ લઉં છું કે સમજ ગમે તેની લો સમજ ગમે વાંધો નથી આપણને સ્વતંત્ર બનાવે સ્વતંત્ર કોઈ ઉપરી નહીં આપણો હા સ્વતંત્ર બનાવવા વાળો સંત સિવાય કોઈ બનાવી શકે એવો છે કે સંત સિવાય કોઈ સ્વતંત્ર બનાવી શકવા વાળો છે જ નહીં સંત જ નહીં બન્યા કયો સંત બનેલો છે સ્વતંત્ર કયો સંત બનેલો છે કબીર સાહેબ કબીર સાહેબ હે કબીર કબીર સાહેબ થોડા બાકી રહ્યા છે બાકી કબીર પ્રમાણ પ્રમાણ પ્રમાણ કબીર સાહેબ બાકી છે એવું કોઈ પ્રમાણ પ્રમાણ એટલું મેરી વાણી ખાધે કી ધારા શું છે हाँ मेरी वाणी खाने की धा- खाने की धारा જો ઉતરે તો કહે પારા સંસારમાં આ જો વાણી સમજી જાય તેનું સંસારમાં પાર નીકળી જાય પણ મારી વાણી ખાંડાની ધાર જેવી છે ખાંડાની ધાર જેવી છેલ્લી દશાઓ હોય નહીં સમજ પડી? બહુ ઊંચી દશામાં હતા સમજ પડી ને? એમાં નાના કહેવાય ને પણ ખાંડે કી ધારે પોતે જ કહે છે, મેરી વાણી ખાંડે કી ધારા જો ઉતરે તો કહે પારા તો ये ये वाणी आप दादा भगवान की નહીં એમ કે છે કે છેલ્લી દશામાં આડે થી એ જ હતી એમ કે છે તો કબીર સાહેબ નો બીજક છે ઓર ઓર ગ્રંથો છે તેમાં પ્રમાણ દેવું જોઈએ શું કહેશું હા એ તો શકે નહીં આ ઓરિજિનલ ટેપ બોલે છે અંદર અંદરથી ઓરિજિનલ મૂળ એટલે મૂળ હા મૂળ એટલે શું આ ઓરિજિનલ તમારી સાથે જે એ નીચેનું પદ છે આ જે પદ છે તમે કહો છો તે અસલી પદ છે કે એના નીચેનું પદ છે આ અસલી પદ છે કે તેનાથી નીચેનું પદ છે આજે તમે કહો છો ને ટેપ રેકર્ડ બોલે છે હું એનો જ્ઞાતા દ્રષ્ટા છું એ અસલી પદ છે કે એનાથી નીચેનું છે બિલકુલ અસલી પદ આ શરીર નો માલિક નથી જ્ઞાતા દ્રષ્ટા છે એ આ શરીર નો માલિક નથી વાણી નો માલિક નથી મન નો માલિક નથી જુદો છે અસ્થિ પર ચરણ અસ્થિ પર એની આગળ કોઈ ઉપરી છે જ નહીં એ અસલી પદ કેટલું દૂર છે એ અસલી પદ કેટલું દૂર છે નજીક માં નજીક જ બીજું બધું દૂર છે કેતરા મેતરા બધું બાયરી બાયરી છોકરા બધું નજીક માં નજીક છે કે છે એ પદ નજીક માં નજીક છે એનાથી નજીક કોઈ પદ જ નથી બીજું બધું આગું છે એ પદ એ પદ સમજાવીએ એ પદ સમજાવો તમે આ અંતરાત્મા અંતરાત્મા ગતિ ઊંચી એની અંતરાત્મા સાંભળી લો તમે સાંભળો છે ને બરોબર સાંભળો જરી પછી અંતરાત્મા દો પરમાત્મા પરમાત્મા હવે જ્યાં સુધી જીવાત્મા ક્યાં સુધી કહેવાય અજ્ઞાન દશા હોય ત્યાં સુધી અજ્ઞાન અજ્ઞાન અજ્ઞાન દશા એટલે જ્યાં સુધી આ ભૌતિક સુખો જોઈએ છે ભૌતિક સુખો આ સંસારી સુખો જોઈએ છે એ જીવાત્મા છે અને પોતાનું સુખ સ્વાધીન સુખ પોતાનું જે અંદર પાર વગરનું સુખ છે પોતાના સ્વરૂપમાં પોતાના સ્વરૂપ માં પાર વગરનું સુખ જ એમ જ છે બહાર સુખ છે જ નહીં કોઈ સહી વાત છે એ જયારે એને એને ભાન થાય એને અને આ સુખ ન હોય એવું ભાન થાય ત્યારે એ અંતરાત્મા થાય અંતરાત્મા અને પછી પરમાત્મા નું સ્વરૂપ સમજાય સમજાતું જાય તેમ પરમાત્મા થતો જાય બીજું કયું છે નહીં આની વાત છે વાત હું ભાવના મંગળદાર મંગળદાસ ये एक जीव गति आत्म गति परमात्मा गति और देव गति और ब्रह्म गति और पीछे परमांश गति आ गति गति ऊपर आत्मा जाए तारे ये पदने पहुंचे છે કે એ કે છે એક આ છે તો જીવ ગતિ અંતરાત્મ ગતિ પરમાત્મ ગતિ પછી દેવ ગતિ પરમહંસ ગતિ હંસ ગતિ હંસ ગતિ ને પરમહંસ બ્રહ્મ ગતિ બ્રહ્મ ગતિ અને પરમહંસ ગતિ એટલે આ બધી ગતિઓમાં જયારે જાય છે ત્યારે એ પરમપદ ને પામે છે એમ અંતરાત્મા થયો એટલે થઈ જવાનું નક્કી થઈ ગયું બસ અંતરાત્મા થઈ જવું જોઈએ એટલે આ તરફ સુખ નથી એવું એને ભાન થઈ ગયું છે કે આ જગતમાં કોઈ પણ પ્રકારનું સુખ જ નથી અને પોતે કોણ છું એ નક્કી ભાન થઈ જવું છે પોતે કોણ છું એનું ભાન થઈ શબ્દ થી જાણે દાડ્યો ના વરે ભાન થવું છે એ અંતરાત્મા જે ગતિ કહી એ કોણ થશે એ અંતરાત્મા ગતિ એ કઈ કઈ રીતે થશે અંતરાત્મા કઈ રીતે થઈ શકાય એમ આ બધું એમાં સુખ ઉડી જાય એમાં સુખ ના રહે આપણને લાગે જ નહીં ઓનું આપે તો ના લાગે પૈસા આપે તો ના લાગે હોવી જોઈએ ના દૂર કરવાની એ બધું દૂર કરવાની રીત હોવી જોઈએ ને હા જે માયાવી માયાવી જે દૂર કરવાની એકાદ બે ચીજો છે દૂર કરવાની કેટલી ચીજો છે એક કે બે છે કેટલી છે તમને ખબર ને કેટલી ચીજો છે કેટલી ચીજો છે દૂર કરવાની ચીજો એક એક જ્ઞાન પરમ તત્વ જ્ઞાન દૂર કરવાની ચીજ પરમ તત્વ જ્ઞાન પરમ તત્વ જ્ઞાન કહેવામાં આવે છે એથી દૂર થઈ જશે પરમ તત્વ જ્ઞાન જે છે એનાથી બધું દૂર થઈ શકે છે આત્મા આત્મા છે પરમાત્મા ગતિ થશે એટલે આત્મા નું જ્ઞાન હા અને આ ભૌતિક અનાત્મા અનાત્માનું જ્ઞાન અને આત્માનું જ્ઞાન બંને જાણે ત્યાર પછી આત્મા જ્ઞાન એ તો જડ ગાંઠી ખુલે તારે જડ ચેતન ની ગાંઠ ખુલે લાઈન ઓફ ડિમાર્કેશન પડે તારે બોણ હોત ન ખાય તાર વિવર્જિત થાય અલગ થાય રંગથી ભેદ થાય કઈ વાત તમારે છોડવી છે તમારે છોડવી છે તમારે છોડવી છે એ નહીં મેરી પાસે તો સમર્થ ગુરુ છે મારી પાસે તો સમર્થ ગુરુ છે વાંધો હોય નથી જોઈતો ને હબતો જાણતો નથી કોઈને હબતો જાણતો મારી માથે માથે તો શીર તમારે એટલે જરૂર નહીં મરતી વખતે હાજર થાય મરતી વખતે ભય ના લાગે હા એ આવવાનો આવવાનો આવવાનો એ આવવાનો આવવાનો અંતિમ સમય પર એની હાજરી રહેવાની એટલું હાય બહુ જોઈએ પછી જોઈએ તમે એકલા જ કરો છો કે બધા કરે છે એ તો જે જીને યોગ્ય લાગે જે કરી શકે છે જે જેને યોગ્ય લાગે તે કરી શકે ના એવું નહીં એકલો કરે એકલો કરે ને એ ડબલ ભ્રાંતિ કહેવાય એકલો કરે તે ડબલ ભ્રાંતિ કહેવાય ડબલ ભ્રાંતિ દેખો આમાં તો એ ચૈતન્ય જાતમાં એકલું છે ને હવે એની સાથમાં બીજો કોઈ એની એની રૂપમાં આવે તો સાથો સાથો સાથ હોય એમ કે છે કે આ જે ચેતન અંદર છે એ તો એકલો જ છે ને પછી એની સાથોસાથ કોઈ આવે તો બરાબર છે ઘરના માણસો આપણે જે કરીએ બધા સહી ભેગા કરે છે એ જુદા નથી પડતો નહીં નહીં નહીં તો આયા છે ગયા અવતાર માં સમર્થન મહિલો છે ગયા અવતાર હા બહેનો છે ગયા અવતાર માં આગલામાં હા આગલામાં આગલામાં સમર્થક મળેલો સમર્થ મળેલો છે આગલા અવતારમાં પાછા બીજો મળ્યો પાછા બીજો મળ્યો હા એ જો અધૂરું કામ હતું અધૂરું કામ હોય તો ફરી મળે છે આનથી અધૂરું તીસરામાં મળેગા અધૂરું કામ હોય તો એ ફરી મળે પછી હજુ અધૂરું હોય તો ફરી પાછા મળે એ મળે ના આપણે મળીએ એ સામે મળે એ સામે મળે વાત તો કરવી પડે આપણે આ ખેતીવાડી કઈ એકદમ થઈ જાય કે આજે પાછા ખેડૂત મજૂરો કાલે ભેગા થાય પાછા પંદર ભેગા થાય એમ કરતા કરતા ખેતીવાડી થાય કાકા પટેલ છે પટેલ પટેલ હિન્દી કેવી રીતે બોલો છો ભાઈ તાનો સેવા છે આગલાનો પ્રશ્ન છે અંદર પ્રશ્ન પૂછ્યો છે એ અંદર પ્રશ્ન છે આપણને જવાબ આપું છું પૂછ્યું છે ને ખ્યાલમાં આવશે તમે કહો તો ખ્યાલ આવશે નહીં પણ પૂછ્યું છે તમને કશું લાગે છે કોઈ બનાવનાર હશે એવું તમને એવું લાગે છે કોઈ બનાવનાર હોય એ તો દેખો પ્રમાણ દેવું પડશે પ્રમાણ આપું કે મુખથી કહું એનું પ્રમાણ આપું કે મોઢાથી કહું પ્રમાણ આપો મોઢાથી મોઢાથી બોલતો દેખો અમાર આજીવનજીમાં ઉદાર ધર્મ કે છે કે ઓમકાર થી ઉપનો જીવન સંસાર અલંકાર માં જીવન આ સદગુરુ પરિવાર અમારો જીવનજી મહારાજ બોલે છે એમના એમના ગુરુ મહારાજ જીવનદાસજી કે છે ઓમકાર થી શરૂ થાય છે અને પછી ઓમકાર ઓમકાર થી પ્રગટ થાય છે આ સબ સર્વે રચના આ બધી રચના ઓમકાર થી પ્રગટ થઈ છે એવું અમારો અમારો આચાર્ય સંત જીવનજી મહારાજ થઈ ગયા એ બોલે છે ઓમકાર થી જ આ પ્રગટ થાય છે પછી જે પ્રગટ થયું નાશ થઈ જાય જે પ્રગટ થયું તે નાશ થઈ જાય ત્યાં નાશ છે પ્રલય સમયમાં હા પ્રલય સમયમાં થાય પ્રલય સમયમાં નાશ થાય અનાદિ અનંત અને થયેલી નથી નથી અનાદિ અનંત પ્રમાણ આનું પ્રમાણ એનું પ્રમાણ શું પ્રમાણ છે અનાદિ અનંત એનું પ્રમાણ છે મને પ્રમાણ આપ્યું છે મેં પ્રમાણ આપ્યું આપો ને પ્રમાણ તમે શું પ્રમાણ આપ્યું આ ષડ રીતુ કોને બનાવ્યા ક્રોધ માન માયા લોભ એ કહે છે દેખો ને ઓમકાર એ પણ ઓમકાર માંથી જ થયું ઓમકાર થી પ્રગટ થઈ છે માયા ઓમકાર થી પ્રગટ થઈ છે માયા એ માયામાં શરીર વિકારો આવી ગયા છે ઓમકાર માંથી બધી માયા પ્રગટ થઈ અને માયાની અંદર બધું જ આવી ગયું ઓમકાર એ શું છે પણ ઓમકાર શું છે ઓમકાર ચેતન છે એક જળ છે ઓમકાર હા એ એનું પ્રમાણ જોઈશું કે મુક્તિ કહું એનું પ્રમાણ આપું કે મોરે કહું કેમ કેવું અમારો એ સંત કે છે જીવનજી મહારાજ કે ત્રિકુટી સંયમ જીવન ઓમ બ્રહ્મ પ્રકાશ ઓમ જે પુરુષ છે એ સાક્ષાત્કાર જો એનો કરવો હોય તો ત્રિકુટી સંયમ પર ચલા જઈએ મહા ચૈતન્ય દશા છે ઓમકાર તો જળ ઓમ શબ્દ ઓમ શબ્દ શબ્દ તો જગત માં ફેલાય ઓમ શાંતિ શાંતિ શાંતિ શબ્દ તો આપણે બોલીએ છીએ વાણી છે પણ એ જળ છે કે ચેતન છે જે શબ્દ છે એ આ દેહથી બોલાય છે દેહથી બોલાય છે શબ્દ છે વાણી છે અક્ષરો છે બીજું શું છે આમાં એને એને જે ઝૂકી જતાનું શું બીજા કોઈ પ્રશ્ન હોય ને તો આપજો અરે આ તો શબ્દ જ છે કે છે ઓમ શબ્દ એ તો શબ્દ જ છે યુક્તિ જતન એનો સાક્ષાત્કાર કરવો હોય તો ત્રિકુટી સંયમ જીવન ઓમ બ્રહ્મ પ્રકાશ એનો સાક્ષાત્કાર કરવો હોય ઓમકાર પુરુષ નો ઓમકાર જે ગીતામાં આવું કશું કહેલું નથી ગીતા એમાં ઓમ ઓમ આપડે ઓમ થયું છે આપડે લખે નહીં આવું બધું ગીતામાં વિજ્ઞાન ગીતામાં નથી આ ઓમકાર એટલું ના ચાલે ઓમકાર બિંદુ સંયુક્તમ જોઈએ હા બિંદુ સંયુક્ત દેખો ઓમકાર કરે છે ને તેની તેની ઉપર જે બિંદુ છે એ અસલી રૂપ છે સારું સારું છે એટલું આટલું આટલું કરી જશે યોગી નો કામ એ બધું પ્રાપ્તિ થઈ જાય શું કહ્યું બિંદુ સહયોગ તો એ કાકા સારું લખે છે. કાકા જો ને હા. અને સુસુપ્તિ આ अवस्थाओं में चैतन्य जीवात्मा का स्थान अलग अलग रहता है હા ऐसे એવું છે ને આખું મૂળમાંથી જ વાત છે જ ને ચૈતન્ય જીવાત્મા હજુ સમજણ પડે તો તો બધું આવું બોલાય નહીં ને ऐसे तुर्यातीत तुर्या तुर्यातीत નું પ્રશ્ન કર્યો છે ને હવે એમને મતભેદ પર એને એવી રીતે વાત કરી છે ને આપણે એમનું જે છે હું તું બગડી ના જાય એવી રીતે વાત કરી છે જાગનારો અને સ્વપ્ન વાળો કોઈ જુદો હશે કે જા- હા. જાગનારો અને સ્વપ્ન વાળો કોઈ જુદો હશે કે એ આત્મામય લખો છે ને મેં છે મય લખાયો છે અંદર છે દેહ ની બહાર જુદો છે હા દેહ ની અંદર જુદો છે હા દેહ ની અંદર છે આ અલગ બી છે દેહની અંદર છે અને અલગ પણ છે દેહની અંદર છે અને અલગ પણ છે અલગ તો તુર્યાવસ્થા તુર્યાવસ્થા નો વર્ણન આવશે આપકે આપકે તુર્યાવસ્થા છે તુર્યાવસ્થા એ પણ દેહમાં જ છે હા તુર્યાવસ્થા બહાર બહાર નથી હા નથી અંદર છે એ તો વાત સહી એ અંદરમાં પ્રત્યક્ષ હો જાયગા પણ આપ હા વો અંદર માં છે બહાર આ જાગૃત જે લોકો કહે છે ને આપડા લોકો તે ઉઘાડી આંખે ઊંઘે લોકો આ જાગૃત કહે છે ને લોકો તે ઉઘાડી આંખે ઊંઘે છે તમે ઉઘાડી આંખે ઊંઘો છો તમે ઉઘાડી આંખે ઊંઘો છો ઉઘાડી આંખે હા એની પ્રત્યક્ષ પર બતાવું જ્ઞાન એનું પ્રત્યક્ષ પ્રમાણ આપો કે છે નહીં પ્રમાણ નહીં તો કહો મહત્વ કેવી રીતે એમ એ કેવી રીતે ઉઘાડી આંખે ઊંઘે છે એ કેવી રીતે એ તો કે છે જાગીને જોઉં તો જગત પોતે કોણ છે જાગનારો પોતે કોણ છે એ ખબર જ નથી ચૈતન્ય આત્મા પોતે ચૈતન્ય આત્મા એટલે આત્મજ્ઞાન થઈ ગયું છે મને ભગવાન તો રૂપ માને છે દાદા ભગવાન તો માનીએ છીએ ને અમે આત્મજ્ઞાન થયું ચકુ ના હોય દાદા ભગવાન માનીએ છીએ એમ કે છે આત્મજ્ઞાન અહીંયા હા છે ચકુભાઈ હમણાં ચકુભાઈ ક્યાં છે આવું એ આવી જ્ઞાન દશા પર છે મકા ચકુભાઈ છે ચકુભાઈ કઈ હમણાં ચકુભાઈ ક્યાં છે કે છે હમણાં તો જ્ઞાન દશામાં છે હા હા તો ઊંઘારી કારણ કે ઊંઘે હા અને તેને જાગૃત અવસ્થા વાળા જે જ્ઞાનીઓ આને જતે સપનું કે છે ને જાગીને તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા કહી ગયો છે એ નરસૈયો કહી ગયો છે ને જાગીને જોવું તો જગત દિશે નહીં જાગીને જોવું તો જગત દિશે નહીં અને પછી ઊંઘમાં અટપટા ભોગ ભળાશે અને ઊંઘમાં અટપટા ભોગ ભળાશે એ તો આરામની વાત છે જ્ઞાન દશાની વાત છે અણસમજની વાત છે કે છે દાદા એ શું અણસમજ હા જગત બધું એવું એવું દેખાય છે એવું દેખાતું સૂર્ય ચંદ્ર કઈ પડી ગયેલા દેખાતા નથી જેમ છે એવું જ દેખાય છે એ વાત નથી અણસમજની વાત છે જગત દિશે નહીં એ બધી અણસમજ ની વાત છે જગત મિથ્યા નથી જગત મિથ્યા નથી એનો કરતા કરતા એનો કરતા એને બનાવનાર એને બનાવનાર કોણ જગત વિજ્ઞાન થી બનેલું છે ને પણ બનેલું છે નહીં બનાવનાર તો ઉપરી રહે છે કોઈ બનાવનાર નથી બનાવનાર હોત તો એનો ઉપરી હોત ઉપરી હોત તો કોઈનો મોક્ષ ના થાત માટે ચૈતન જીવાત્મા કોઈ બનાવનાર છે કેમ ચૈતન્ય જીવાત્મા ને કોઈ બનાવનાર છે એને બનાવનાર હોય નહીં અવિનાશી ને બનાવનાર હોય ને ઇટરનલ વસ્તુ એને બનાવનાર હોય નહીં થતા સનાતન બનાવનાર હોય નહીં અવિનાશી પદ ગર્ભમાં આવે છે કેમ અવિનાશી પદ ગર્ભમાં આવે છે કેમ અવિનાશી પદ અવિનાશી જે ચૈતન્ય આત્મા છે એ ગર્ભમાં આવે છે કેમ અવિનાશી પદ ગર્ભમાં કઈ છે <laughs> એને કોઈ બનાવનાર છે નહીં અને આ કોઈ વસ્તુ ને કોઈ બનાવનાર નથી બધી વસ્તુ બની રહી છે બની રહેગી નહીં જે વિનાશી છે એ અવસ્થાઓ છે અને જે અવિનાશી છે જેને કોઈ બનાવનાર જ નથી એ મૂળ વસ્તુ છે તે તમારું બુડાનપુર કહેતો હતો ભાઈ કે ભૂમિ જલત જેવા પ્રાણમાં ચૈતન જ્વલ અનાદિ છે ને અનાદિ છે અનાદિ એ તો એમાં હું આમાં છે પહેલા વર્ષ આમાં વીસ છે મેં નથી અનાજ જે જાણ્યું ને તે સાચું બીજું બધું ખોટું એ તમે જાણ્યું એ સાચું એમ એ વિવર સાચો છે બીજું બધું બાવા ઊંધું શીખવાડ્યું લોકોને નથી ઉપલું નહીં એ ઉપલી હે અનાદિ નું સાચું હીરો પ્રકાશમાન હોય સમજાય પડે એટલે હીરામાં પ્રકાશ હોય છે કાચમાં પ્રકાશ હોતો નથી હીરામાં પ્રકાશ હોય છે કાચમાં પ્રકાશ નથી હોતો એટલે હીરા બાળકો ખરા તમે એટલે હીરા પારખી શકાય ને તમારથી તમારથી હીરા પારખી શકાય પરખાવે છે સંત હું નથી પરખતો એ તો સંત પરખાવે હું નથી પારખતો હું પરખાવે છે સંત એ સંત ને કઈ જોડે લઈ બગલમાં કરી ભાઈ પાસે જાનમ બ્રહ્મ ગુરુ મૂર્તિ પૂજા બ્રહ્મ ગુરુ હા હા હા બગલમાં નહીં અંતરમાં બગલમાં નહીં બગલમાં નહીં પણ અંતરમાં લઈને ફરાય બગલમાં નહીં અંતરમાં અંતરમાં છે પણ એને દેખાય હા દેખાય છે અંતરમાં એનું સ્વરૂપ ના દેખાય ત્યારે ઓળખાય એ તો અમારો જીવનજી મહારાજ કે છે કે મેરા જાન હિર શાંતિ તો રહે ને આનંદ પામે ને શાંતિ રહે ખોટું નથી ખોટું નથી પણ અનંત અવતાર થયા હવે બધા અનંત અવતાર થી ગુરુ મળ્યા અનંત અવતાર થયા હજુ કેટલા માઇલ ચાલે કોક ને ગોમિયા પૂછે તો ખબર પડે હું કેટલા કેટલા માઇલ ઉપર સાહેબ કબીર સાહેબ જો પરમ પદને નથી પહોંચ્યો પછી અનંત અવતારની શું ગણતરી છે ધ્યાન રાખો દાદા વાત કરીશ તમારી સાથે દાદાજી આપની છેલ્લી દશા દશાને નથી પહોંચ્યો તો પછી આપણું શું કબીર સાહેબ તો છેલ્લી દશાના જ છે થોડોક જ બાકી છે એમને થોડુંક જ બાકી છે વાણી જે નિર્મળ થશે ને થઈ ગયું છે એમની ચિંતા ના કરજો તમારે ચિંતા કરો એમ કે છે કે કબીરજી ની ચિંતા તમે ના કરશો એ તો અમે જ્ઞાન લીધું છે ને એનું જે જ્ઞાન લીધું છે નવાણું ટકા કમાયા એક ટકો એને પોતે કહ્યું મેરી વાણી ખાધે કીધા એ બીજે નથી બોલે છે દાદા ભગવાન બીજે નથી આવતા બીજે નથી કબીર સાહેબ માં વાત તો અમારે લેવી પડશે રાધા સ્વામી છે કબીર ની વાત તો અમારે લેવી પડશે કે છે એમનામાં તો અમે છીએ કે અને અધૂરું છે તે કઈ જગ્યા ઉપર અને અધૂરું છે તે કઈ જગ્યા પર છે કબીર સાહેબ કબીર સાહેબ તમારે અધરું ક્યાં જગ્યા છે ખોલવું નહીં હા તો જાણું છું જોઈશું તમે આ વાંચેલું છે મેરી વારે ખાડે કે તારા એ બીજકમાં નથી એ બીજકમાં નથી બીજક છે કબીર સાહેબ નું મુખ્ય વાણી બીજક ઓર અનુરાગ સાગર અને કબીર મનસુર એ તીન ગ્રંથમાં આ વાણી નથી કબીર સાહેબ ના ત્રણ ગ્રંથો છે કબીર કબીર સાહેબ ને શું કા ભગવો છો તે એ તો એની દશા બહુ ઊંચી હતી એની દશા જેમ નજીક માતા એમને શું કા ભગવો છો તમે